શુદ્ધ ચિત્ત અશુદ્ધ ચિત્ત ચિત્તને નિજ ઘરમાં કેવી રીતે વળાય ચિત્ત શુદ્ધ થાય તો જ નિજ ઘરમાં આવે પહેલામાં પહેલી અશુદ્ધિ શું તો કહે હું ચંદુલાલ છું હું જુવાન છું હું આનો ધણી છું આ બધું અશુદ્ધ ચિત્ત છે એના ઉપરથી તો સમજાય છે કે ચિત્તના પરમાણુ ઠેર ઠેર વેરાઈ ગયા છે અને આજે લોકોને તો ચિત્ત પણ બે ચિત્ત થઈ ગયા છે અનંત ચિત્તની ઉપર વધારે જાય તો બે ચિત્ત થાય આ બે ચિત્તવાળાને તે પછી બધું બે બે દેખાય એક જણ મને કહે કે હું ચિત્ત શુદ્ધિ કરાવવા જાઉં છું આ કલાઈવાળા પાસે જાઓ તો તે કલાઈ કરી આપે પણ આ તો બે ચિત્તવાળા લોકોને તેમને ત્યાં જ ચિત્ત શુદ્ધિ કરાવવા જાય તે તારું જે ચિત્ત છે ને એ બે ચિત્ત કરી નાખશે એના કરતાં જે છે એને રહેવા દે ને એ બે ચિત્તવાળો પછી કહેશે કે મને આ દીવા બબ્બે દેખાય છે તો તો અલ્યા તારું થઈ ગયું કલ્યાણ આ એક છે ને બે શી રીતે દેખાય છે ચિત્તશુદ્ધિનો સારો ઉપાય દાદાનો પ્રત્યક્ષ સત્સંગ અહીં તો નિરંતર ચિત્તની શુદ્ધિ થયા જ કરે દાદા અહીં હાજર હોય અને ઘેર બેઠા બેઠા ચિત્તશુદ્ધિ કરે એ બરાબર નહીં અશુદ્ધ ચિત્ત સાથી અશુદ્ધ છે સ્વને જોઈ શકતું નથી માત્ર પરને જોઈ શકે છે જ્યારે શુદ્ધ ચિત્ત સ્વ અને પર બંનેને જોઈ શકે મન આજ્ઞા કરે તો ચિત્ત ભટકે ના બધા સ્વતંત્ર છે ચિત્તમાં વિચાર ના હોય ને વિચારમાં ચિત્ત ના હોય મન બહાર જાય તો માણસ ખલાસ થઈ જાય ચિત્ત બહાર ભટકે છે ચિત્ત શા માટે ભટકે છે ચિત્ત પોતાનું સુખ ખોળે છે ઇન્દ્રિયો મનના અધિકારમાં છે ચિત્ત ઉપરથી ચેતન થયું ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન આ સત્સંગમાં બેઠા છો તમે ને દુકાનમાં ટેબલ ઝાંખું દેખાય એ દર્શન કહેવાય અને સ્પષ્ટ ટેબલ દેખાય એ જ્ઞાન કહેવાય એ ચિત્ત જોઈ આવે છે સામાન્ય ભાવે દેખાય ત્યારે ચિત્ત દર્શન રૂપે કહેવાય અને વિશેષ ભાવે દેખાય વિગતવાર દેખાય એ ચિત્ત જ્ઞાન રૂપે કહેવાય જેનું નિધિ ધ્યાસન કરે તે રૂપ થાય આ કોઈ ગ્રેજ્યુએટ હોય પણ જો એ ખેતરમાં જઈને બળદિયા ચલાવે તો બળદિયારૂપ થઈ જાય કારણ કે એનું નિદિધ્યાસન થાય છે તેથી જેના સંગમાં આવ્યો અને તેનું નિદિધ્યાસન થાય તો તે રૂપ થઈ જાય ચિત્ત એ તો ચૈતન્યનો અંશભાગ છે એ તો ચૈતન્યનો કિલ્લોલ ભાગ છે